એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ આવી જાઓ બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહેસાણામાં બેઠા બેઠા પિયુષભાઈ વાર્તા સાંભળે છે આવો આવો પિયુષભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાસુદેવ સોઢાની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ચોર ભાગ્યો ભર કકુ અને બકુ બંને ઘર બહાર હતા ઘરના આંગણામાં રમતા હતા ઘરના બારણા ઠાલા વાસેલા હતા ભાઈ મમ્મી કે પપ્પા કોઈ નહોતા બંને બજારે ગયા હતા દાદા દાદી દેવ દર્શન કરવા મંદિરમાં ગયા હતા મમ્મી તો મીઠાઈ લાવશે પપ્પા રમકડાનું પાર્સલ લાવશે કકુ અને બકુ બંને રમે અને ઘરનું ધ્યાન રાખે હો ભાઈ ઘર તો સરસ મજાનું સુઘડ અને ચોખ્ખું પહેલો બેઠક ખંડ પછી સુવાનો ઓરડો અને આ તરફ રસોડું અને સામે હતો બાથરૂમ આગળ નાનકડી પરસાળ ત્યાં હિંચકો કિચૂડ કિચૂડ કિચૂડ થાય બાથરૂમમાં પાછલી દિવાલે બારી બારી એટલે જાળ્યું ખુલ્લું જ રે બાથરૂમને બારણું હળવું હળવું નાજુક નાજુક આ ફાઈબરનું બાથરૂમમાં લાઈટ ચાલુ હોય બાથરૂમ બંધ હોય તો બારણે આછો લાલ લાલ પ્રકાશ દેખાય લાઈટ બંધ હોય તો પ્રકાશ ન દેખાય કોઈ જાય તો લાઈટ કરે નહીતર બંધ બાથરૂમનું પછવાડું પશ્ચિમ દિશામાં પડે ભાઈ સાંજની તૈયારીઓ થવા લાગી સૂરજ આથમવાની તૈયારીમાં પડ્યો રમત રમતા તરસ લાગી કકુ બકુને તરસ લાગી ભાઈ ચાલો પાણી પીવા મમ્મી નથી પપ્પા નથી દાદા અને દાદીએ નથી ઘર ખોલીને પાણી પીએ પછી પાછા રમ્યા બે ઘરમાં આવ્યા પાણી પીધું પણ કકુની નજર બાથરૂમ પર ગઈ એને લાગ્યો ભાઈ બારણું આછું આછું લાલ રંગનું દેખાયું અરે લાઈટ કોણે ખરી કોણ છે બાથરૂમમાં પણ કંઈ જવાબ ન મળે હો ભાઈ કકુ અને બકુ બંને સામ સામે જુએ બકુ કે ચૂપ કકુ નક્કી ચોર હશે આપણી નજર ચૂકવી ઘરમાં ઘૂસ્યો છે હવે ચોર બાથરૂમમાં સંતાયો ખરેખરનો ભીડવાયો ફસાયો અર હવે મમ્મી નથી પપ્પા નથી દાદા દાદી નથી દેખાતા બાથરૂમને બારણે સ્ટો પર લગાવી ચોર બાથરૂમમાં પુરાયો મમ્મી પપ્પા દાદા દાદીની રાહ જોઈએ ને ચોરને પકડ્યા એમ વિચારીને આવ્યા આંગણામાં ત્યાં તો દાદા દાદી દેખાયા ચોર ચોર ચોર ચાલો જલ્દી ચાલો પકડીએ લાકડીથી મારીએ બકુએ દાદાની લાકડી કકુએ દાદીની લાકડી લીધી ભાઈ બાથરૂમમાં પૂરો છે જુઓ લાલ લાઈટ દેખાય છે દાદા દાદી બાથરૂમ સામે ઊભા બકુએ ધીરેથી બારણું ખોલ્યું અંદર તો કોઈ નહોતું તો લાલ લાલ પ્રકાશ શાનો ભાઈ દાદાએ બારણું બંધ કર્યું બકુ કકુ બોલી ઉઠવા જુઓ લાલ લાલ પ્રકાશ લાઈટ ચાલુ ફરી ચોર આવ્યો દાદાએ બારણું ખોલ્યું જાળીએથી જોયું દૂર દૂર ક્ષિતિજે સૂરજ આથમતો હતો ભાઈ એના કિરણો જાળીએથી બાથરૂમના બારણે પડતા હતા અરે કકુ બકુ ચોર તો ભાગ્યો ભાગ્યો જુઓ આ જાળિયામાં ખકો બકો આવ્યા દાદા અને દાદીએ ઊંચા કર્યા દાદા કહે જુઓ ચોર તો ક્ષિતિજે પહોંચ્યો આમ છે દૂર જોયો આપણો દિવસ ચોરીને ભાગી ગયો આ સુરત દાદો <laughs> કકુ બકુ તો જોઈ રહ્યા સૂરજ દાદા જ ચોર ક્ષિતિજમાં સંતાવા ભાગ્યા ભર કરતા તો છોકરાઓ આવી હતી આ ચોર ભાગ્યોની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો ત્યારે